નથી ઓફિસ કઈ પહોંચ ગઈ નથી બાબા વેગની પહોંચ ગઈ અત્યારે મુક્ત થઈને આવ્યા તમે રાતે ચા પાણી લેવા ગયા પેલા બધું પૂછી લેજો બધા તમારે બધાને કઈ પૂછવું પૂછજો હા બધાને તે બધાના માટે છે આવા કારણ સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે એ આપણે આજની વાત નહીં સંજોગ ભેગો થાય તો એ કાર્ય થાય તો રાહ જોવી પડે શું કહ્યું અને ભ્રાંતિ પર ભ્રાંત ભ્રાંત પૂછતા હોય છે પણ તેવું આપણે પેલો ગાળો દેતો આપણે ક્ષમતા રાખીએ ક્ષમતા શાના આધાર રાખીએ છીએ કે આપણે જે જ્ઞાન મળ્યું છે તે જ્ઞાન આપણને કે છે ક્ષમતા રાખો અને અજ્ઞાન શું કે છે ક્રોધ કરવા જેવું ને જય સચિદાન આવો શું કરે ખબર છે ભેદ સમજાયો હવે કશું મનમાં એમ ના લાગે ને સંજોગો અહીં લોકો સંજોગો ને ઉભા કરાવડાવે પોતે જાતે થઈને ઉભા કરે પોતે જાતે થઈને સંજોગો ને ઉભા કરે છે અહિયાં અમેરિકામાં હા ઉભા કરે ઉભા કરે પુરુષાર્થ કહેવાય તો એને પુરુષાર્થ કહેવાય ના એ સંજોગો જે ઉભા કરે છે ને એ એનો એના માટે પુરુષાર્થ છે આપણે માટે પ્રારંભ છે સમજ ને એને માટે પુરુષાર્થ છે કારણ કે એમને પુરુષાર્થ માન્યા વગર છૂટકો જ નથી કારણ કે એ પ્રાર્થને માનતા નથી એટલે પુરુષાર્થ માન્યા વગર છૂટકો જ નથી પ્રાર્થને પુરુષાર્થ કોણ માને જે પોતે કરતા થાય એવું ભાન થાય ત્યાર પછી માને એટલે પુનર્જન્મ થાય માને ત્યાર પછી કરતા માને પોતે આ તો ભગવાન જ કરતા બધું આપણે આપણે છે સદયોગો ઉભા કરીએ એટલે કાર્ય થાય એ પુરુષાર્થ છે એમનો સમજે અને એ પુરુષાર્થ ભારે છે અને આપણે નાય પણ ના કહેવું એમને આપણે એવું કહીએ કે આ પ્રારંભ છે ખોટું એટલે નાના છોકરાને આપણે કહીએ કેમ કપડા પહેર્યા નથી તમારે એ નાના નાના પહેરે ચાલે મોટી ઉંમર ના પહેરે ખોટું દેખાય એટલે બધા જુદા જુદા ધર્મ પડે સમજો ને ત્રણ સાત ડિગ્રી એક ડિગ્રી પર દરેક જાત છે ચાલો એટલે તું મને કહું કે દાદા ચોર છે એવું કહું હું તને કહું ચા આધારે કહું છું વાત કરી છે પણ શા આધારે ત્યાં તમારી પાસે કોર્ટમાં લખી છે કે દાદા ચોર છે કઈક આધાર તો હોય ને કે આ દુનિયામાં કોઈ કિંચિત માત્ર તમને કશું જ કરી શકે એમ છે અને એવું આટલું જગત ન્યાયી એટલું બધું સ્થિર ભગવાને તમને કશું ના કરી શકે ભગવાન કોણ કરનારો શું લેવા દેવા આપણે ભગવાન કોણ છે ભગવાન કોણ છે ભગવાન કોણ છે ભગવાન તમારું સ્વરૂપ છે શું છે કયું સ્વરૂપ કયું સ્વરૂપ મૂળ સ્વરૂપ તમે કોણ છો એ તમારું ભગવાન એ તમારું સ્વરૂપ છે એ જો તમે સ્વરૂપ ને પામો અને તમે આમાંથી વિરામ પામો અને પેલા રમણતા થઈ ગઈ એટલે તમે ભગવાન થઈ ગયા તમને તમારા પોતાના અનુભવમાં આનંદમાં રહી શકો શું કહું સ્વતંત્ર તમને દુનિયામાં કોઈ નામ દઈ શકે નહીં ચોર લોકોના ગામમાં જઈને રહો તો પણ તમારી પાસે ઉઘાડું પડ્યું હશે કોઈ લે નહીં એટલું બધું આ કાયદેસર જગત હડાય જ નહીં મને કોઈ નામ દેતું નથી નહીં તો મારે તો આ બધા સંસારના બધા સાધુ ને બધા આચાર્યો હોય ને એ તો બધા આવો પધારો કે આવો સીતારામ ભાઈ હું કહું એવું પણ હું જાગતું પણ શું કરું કારણ કે બેન ત્રિવર્તી કોટ બાર ભરેલો હોય અને ઊંનો અને તે જાડા ઊંનો પાછો કેવું તે ધૂળ કેટલી પેસી ગયેલી ભાઈ આવે હવે એને કે છે આ ભાઈ આયા છે એમને થોડુંક જ્ઞાની સમજવાડો તો ધૂળ જતી છે મોટા મોટા બુદ્ધિશાળી મુંબઈ માં આવે છે ને પટકાવું ત્યાર પછી કારણ મારો ઈરાદો એવું નથી તારું અપમાન કરવાનું નથી મારો તને વસ્તુ સમજાવવાનું શું છે પણ એક્ઝેક્ટલી ના કરું ત્યારે પણ આગળ ગુણા ધોવાનો આ ધૂળ ક્યારે નીકળી જાય ઋષભદેવ ના વખતે ધૂળ પડ્યા કરે છે અત્યાર સુધી મારે ભાગે અહીંયા ધૂળ કાઢવા કોઈ ધૂળ કાઢી નથી કારણ બધા પપલાય પપલાય કર્યું કારણ જતો રહે રીતે બરોબર મારે જતો રહેતો નથી પછી કોઈ એ લઈ જ જાય થોડે સમજાઈ જાય કે મારે ભૂલ છે આ વાત છે ને આપણે મેલ કાઢ્યા બેઠા એટલે પ્રાર્થ પુરુષાર્થ ભેદ ભૂલા છે ને કોઈ ના જાય નહીં આવે આ છોકરો શું કરે બાબો શું કરે છે આપણે ના સમજીએ કે છે કહીએ છીએ સીતારામ સમજાયું તમને ખરું કે ભાઈ ચાલે એવું છે જોઈએ છે નહીં ચાલે જોઈએ આપી દીધા ઘણા બહુ રખડ્યા છે આપી દઈએ તે આમ પગ દુખવા મળે તો આમ કરી બેઠો હું આ ફરી નહી આવું વાંચરા દેવો ને અત્યારે આ કયુગમાં બિચારાને પગ દુખતા હોય તો પોસની તો બેવા દો ને બચારા કોના કોના દુખતા એ એ કોના દુખતા સંબંધ તો જુદો થાય કે આ પગ જે દુખતા હતા એ કોના કે આ પગ આના આત્માને ક્યાં સંબંધ છે સંબંધ ના હોય પણ એ તો ફરતો ઊંચો થઈ જાય ને સંબંધ ના હોય એનો મને વધુ નથી પણ ફરતો ઊંચો થઈ જાય ને તો ઊંચો થઈ જાય એટલે પેલા કે એટલે ખરી રીતે ધર્મ સંસારમાં બધે સોશિયલ કામોમાં આવી રીતે હોય કાયદા પણ ધર્મ આવા કાયદા ના સાહસિક રીતે જેમ બે ને એટલે બે આપણે ત્યાં પચાસ હજાર માં જેવું થાય પણ લો લો લો શું કહ્યું કોઈ જાતનો કાયદો ન હોય તને ઠીક લાગે આપણો કાયદો એક જ કે દસ હજાર ભેગું થયું કોઈ વડવાડ ના થાય છે આખો જમે આવો વિનય ના હોય દુનિયામાં કોઈ વિનય જોયો જ ના હોય મારી જન્મ જયંતિ વખતે હજાર માં ભેગું થાય પણ એ મળે જુએ છે ને આનંદ આનંદ અને નો લો એટલે કાયદો નહીં છતાં છતાં એમનું જુઓ તો તમને આનંદ થાય કે હો કોકના પગ નીચે આપણો હાથ એ આવે અક્ષરી કારણ કે પરમ વિનય કેવું અહીં કાયદો કેટલો છે પરમ વિનય થી બહુ એટલે પરમ વિનયમાં રહી શકતા નથી બધા પણ વિનય માં તો હોય છે શું છે થોડી ને પાછી પગ હું આમે કરીને બેસવાનો હતી કારણ તમે ફાવે તેમ જેમ અનુકૂળ આવે બેસ્યો શું આપણને શું કેમ બેસવાનું છે શું કે છે કે આત્માને શુદ્ધ કરીને બેસવાનું છે આત્માને શુદ્ધ કરીને બેસવાનું છે શું શુદ્ધ કરીને આત્માને આત્મા થી શુદ્ધ થાય એ તો એમને આત્મા શુદ્ધ કર્યા પછી બેહવાનું પછી તો બેહવા ઉપર કઈ પહોંચે જ નથી પણ આત્મા શુદ્ધ કર્યા પહેલા જે છે ને તે ધર્મ શું કરવું જોઈએ કે જેમ અનુકૂળ એમ બેહવા દેવો જોઈએ એને કંટાળે પછી કે બાર પગ દુખે છે હું કેમ ના બેવું કે બધા કાયદા ખોટા થઈ ગયા સમજતા નહીં ધર્મને સમજતા નહીં ધર્મને ઉભે એક અક્ષરે ધર્મ સમજતા નથી તેમાં આટલું ધ્યાન ના થાય એવો કોઈ માણસ નથી એક માણસે ફેલાવો કે આટલું ધ્યાન ક્યાં કપાવું દેવું જ્ઞાની પુરુષ અને ક્યાં આગળ આટલું ધ્યાન રહું ધ્યાન થાય હાથે ત્યાં થતું જ નથી એક પણ ના થયું તો કાકો ના કાઢ્યો છે મને કહે છે ત્યાં ગોડાઉન ભર્યા કરીએ ત્યારે નથી અરે બધી વાતચીત કરી લો બેન ફરી ફરી અવસર ના બને જે આપણા બધા મન ના ખુલે અને આ પ્રાર્થ પુસ્તક ભેદ સમજાયો છે ને એ તમારા સંસ્થામાં રોજ રોજ કામ લાગશે તો એમને મારી વાત ના નીકળે તમારે ઘેર બેઠા હોય ને આપણે બેઠા આ બધા ભેગા બેઠા ને તેમાં લોકો આ પૂછવું હોય આ પૂછવું હોય તે એ હિસાબે મારું મન એ બાજુ ગળાય અને તે હિસાબે મારી નીકળે સારા ખબર લેવાય આત્મા કબૂલ કરે માનજો આપણો તમારા આત્મા કબૂલ કરે અને મોક્ષ ખીચડી કરતા હેલો છે એવું તમને સમજાય છે નથી સમજાતું દાદા હે નથી સમજાતું આર્કિટેક્ટ થયેલા ને તે આર્કિટેક્ટ થયો તે અઘરું કે તમે તમે ભગવાન છે ભગવાન થવું અઘરું ભગવાન થવું અઘરું ભગવાન થવું અઘરું હે ભગવાન થવું અઘરું છે ના હે ભગવાન આ પદ તમે આપો છે મારે ઘણા વખત પ્રાપ્ત કરવું છે હું તને રોજ યાદ યાદ કરું મારો તાલ ખાતો નથી તો હું આવ્યો છું હવે જરૂર કઈ મેં કહું તમે આર્કિટેક્ટ થયા છો તે અઘરું એમાં બહુ મહેનત બહુ પડી કે ભગવાન થવામાં ભગવાન થવાનું પાર ગણી મહેનત આ તો આર્કિટેક્ટ તો એ લાભ મેં ફરીને આવી કરજો તમે જે છો એ થવું થવું તે અઘરું કે નથી તે થવું તે અઘરું અરે ભગવાન તો છો જ તમે એને શું અઘરું હોય નથી તે થવા અઘરું હોય તમે આર્કિટેક્ટ નહીં થયા પાછા આર્કિટેક્ટ ભગવાન તો એટલે તેથી બે કલાક બેહાડી તમે બે કલાક બેહાડ્યો તો બે કલાક જો આટલું જોર કરે છે તો તમારે જે સ્વામિનારાયણ આર્કિટેક્ટ થતા કેટલા વર્ષ પાણી કર્યો એક છ મહિના તમે રહો ને વધારે થઈ જાઓ પાંચ મહિના તમે જોડે રહો તો વધારે થઈ જાઓ તમે ને તેથી શ્રીમદ આચાર્ય બહુ કહ્યું લોકો એવા ને એવા રહ્યા શિવરાત્રી કહ્યું મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે મોક્ષ દાતા પુરુષ નો પ્રાપ્તિ દુર્લભ હોય છે દાતા કોક જ જન્મ હોય છે મોક્ષ નું દાન આપનારા એ મોક્ષ દાતા શબ્દ સાંભળ્યો છે શબ્દ મોક્ષ દાતા વાંચ્યું જ નથી ને હજુ ઘણું બાકી છે વાંચવાનું મોક્ષ નું દાન આપવા હોય એવા મોક્ષ દાતા પુરુષો દુર્લભ છે કે શું કે છે એ જો સુલભ થાય એટલે મોક્ષ તો સરળ છે સહજ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ છે તો અત્યારે પ્રાપ્તિ દુર્લભ ને બધે સુલભ થઈ પડે છે એટલે કામ કાઢી લો શું કહ્યું આની વેલ્યુ જ ના હોય પૈસા જ ના હોય પૈસા તમારો ભાઈ કારણ કે પુસ્તક ના પૈસા ના હોય કારણ કે આપતા વાળી આપતા પુરુષ સાવ શબ્દ સાંભળેલું નહીં આપતા પુરુષ ને વાણી જે હોય વેચાય નહીં તે આપણે તો એક પુસ્તક વેચાય નહીં બધા સૌને દાન આપી અને પુસ્તકો છવાય દે નવી બે પુસ્તક છપાયેલું તે પચીસ હજાર તમે છપાય એવું દરેક પોતપોતાનું ચૌદ ચૌદ આપતા વાળી ચૌદે નામ લખાઈ ગયા તેમાં હજુ નવ છપાઈ નામ બધાને લખાઈ ગયેલો પહેલેથી મારી ગુરુ પૂર્ણિમા મારી ગુરુ પૂર્ણિમાનો જે આ જન્મદિન થયો તે હું બાસીઓ ના થયું તો બધી લખાઈ ગયેલી અત્યારે છોતેર પછી બંધ કરાવ્યું આગળ નોંધ બંધ કરો કાલે નહીં દાદા શું કહેવાય ઈચ્છા તો થાય ભાવના કોને ના થાય જ્ઞાની પુરુષ ને માટે શું ના કરું કે છે એવું દરેક ને ભાવના થાય પણ એનું નોંધવત કરવાનું ના થાય શું કહ્યું કારણ કે આનું લિમિટ હોય છે પછી ભલે લોક કે છે એવું તમારું વધારે જીવવાનું હોય ભલે જીવે શું તેનો વધો નથી પણ આપણે લિમિટ બાઉન્ડ્રી તો હોય ને ના ભાઈ ચા પીલો તારી થઈ જાય સમજાય ને પર્વ ગુચાડું ના પડે ને આ કોક કોક જગ્યાએ થતા અવરું અવરું થાય મનમાં એમ ના થાય ને કે અત્યારે કઈ હા એ એ બધા સંજોગોનો છે પછી આપણે સુધારી નાખવું આપણું કામ છે તો ખરું કોઈ સ્ત્રી પર જતા હોય અને કોઈ સ્ત્રી પર સચિવ ને લઈને દ્રષ્ટિ બદલાય કરી તો સુધારવી આપણે આપી શું છે તારે પેલું વિડીયો લે છે ખાય ખરું પણ છે આપણે દ્રષ્ટિ બદલી નાખી છે જ્ઞાની પુરુષ ને તો જાણે કે જેને જ્ઞાન આપેલું છે તો એમ સમજાય સુધારતા જુએ અને તે કઈ નિવેડો લાવે પણ જેને જ્ઞાન નથી લીધું ત્યારે શું કરવું જોઈએ કે મારી દ્રષ્ટિ બગડે છે અને મારી બહેન ઉપર કોઈની દ્રષ્ટિ બગડે મને કેટલું ખરાબ લાગે એ જ્ઞાન હાથે લેવું છે શું કહે પોતાને જે દુઃખ લાગે છે જે તેમાં એવું અમારું દુઃખ થાય કે ના થાય એટલે અમારું દુઃખ કરીએ એટલે આપણે દુઃખ આપવાનું છે નહીં નિવેદ નક્કી થઈ ગયું આપડે લોકોને સુખ આપો તો સુખ આવશે દુઃખ આપો દુઃખ આવે અત્યાર સુધી શુદ્ધ વેપાર કર્યો છે દુઃખનો સુખનો દુકાન દુઃખની કહે છે સુખની દુઃખની દુકાન આજ સુધી દુઃખની દુકાન માડેલી છે દુઃખ ની દુકાન માડેલી દુઃખની એટલે દુકાનદાર એ ખોટમાં હોય અને ઘરા કોઈ ખોટમાં <laughs> એટલે હું આમ કરી માથું લાયા કરે આમ કરી સુખની દુકાન કઢાવ્યો છું પછી બીજા સુખ આપવાનું નક્કી કરે સુખ આપવાનું એટલે પૈસા આપવાનું નહીં એ છે કઈ આપણે તમને શું અડચણ છે એ કે મને ગૂંચવું છું આ મારે આપણે ગુંચાયો કહીએ એટલે આપણે બીજું બધું જે હોય તો પૈસા કોઈ બસો રૂપિયા ખૂટ્યા ચાલવા પડે સંજોગો ને અને નહીં તો દવાખાનું ગયા હોય એમ પણ પૈસા ન હોય દર તો આપણે બહુ હોય તો આપણે આપવા શું કરું કોઈને નોકરી છૂટી ગઈ હોય નોકરી ના થાય તો હેલ્પ કરવો શું કરી ખાવા પૂરતું બધું આપણે કરવું પડે અબલાઇઝિંગ નેચર આ કરતા બહુ થઈ ગયું અબલાઇઝ નેચર કે આપણો પેપર આપણો પાડોશમાં પેપર વાળો પાડોશમાં કોઈ રહેતા હોય એમની સ્થિતિ નરમ હોય તો એમને કહી ગયા આમ પેપર લાવીએ છીએ એ પેપર બધા તમને મોકલી આપી તમને બચશો નહીં કહે સહઅપલાય થઈ શકે નથી હે ભલે બહુ રસ્તા હું નાનપણમાંથી મારો નયનભાઈ સ્વભાવ શું હતો ભલે અજ્ઞાન હતું પણ નાનપણમાંથી હા અપલાય હા ઉઠું હા અપલાય ધક્કા ભેગો હો ધક્કા કરી આવું લોકો મને ગમે નહીં જ્યાં સુધી અપલાય ના કરતો તો એનું ફળ મારે સારું હોય નહીં અને લોકોને ઓબ્લાઇક નીચે આવીએ ઓબ્લિગેશન છે તે આપણી શું સ્થિતિ થાય આપણે બચારા થઈ જઈએ આપણે શું થઈ ઓબ્લિગેશન ના આવ્યું પ્રભુ પણ ઈચ્છા રાખતો છતાંય પણ કોઈ જગ્યાએ આપવું પડ્યું હોય સુધી આવ્યું નહીં પણ આવ્યું પડ્યું હોય થોડું ઘણું છતાં એટલો અહંકાર તો નતો એટલો બધો તોય હતો અહંકારે હતો મેં ફ્રેન્ડ સર્કલને કહી દીધું હતું તેવીસ વર્ષની ઉંમરે ફ્રેન્ડ સર્કલ જરા હાઈ ક્વોલિટીથી તે કહી દીધું હતું કે તમારે જે કામ હોય તે અધરાતે મારે આવીને કરાવી જોઈએ મારા શક્તિ પ્રમાણનું કર્યા વગર નહીં રહું પણ મારું કામ તમે કોઈ કરશો નહીં તમે નક્કી જ કરી નાખો ગમે તે પરિસ્થિતિમાં ગમે તે મારું કામ કરશો નહીં હવે આ ઇગોજમ કર્યો એ ઇગોજમ શા માટે કર્યો તે ઇગોજમ હતો ઇગોજમ જ કર્યો તમે પણ શા માટે કર્યો તે તમને કહું મને આમાં કડવો અનુભવ થયો હું સિનેમામાં છૂટ્યો બાર વાગે તે એક ફ્રેન્ડને ત્યાં સીધો ગયો નજીક આવ્યું એનું ઘર સાહેબ ચાલે મરી જઈએ ઉતાવળ શું છે આપણે બારસો વાગે તો અમારે ઉતાવળ નથી તે તમારો ઉંમર નોંધી એટલે સ્વભાવ એવા જ હોય ને બધા એટલે ગયો તો ને ત્યાં ફ્રેન્ડના મનમાં એમ થયું કે કોઈ દર રાતે બાર વાગે આવ્યા આજે આવ્યા <laughs> જેમ સ્ત્રી હોય તે ગઈ હોય ને તો કોકની દ્રષ્ટિ ખરાબ બગડે એ અને મારી જોડે કઈ દ્રષ્ટિ બગાડી હા એની જયારે લેવા આવ્યા છે એવું તે કરી મારી સ્થિતિ એના એની માહિતી હોય છે એને એમ લાગે જ લેવા આવ્યા એટલે મારા ત્યારે ભય રહેશે એક તો કે માગશે માગશે મારા તરફ ભય છે તિરસ્કાર છે એવી પરિસ્થિતિમાં હું તરત સમજી ગયો તરત એને હાથ જોતા સમજી કે આવું સમજ્યો એટલે જે સતીશ્રીની ઉપર દ્રષ્ટિ બગાડી કેટલો બધો ભયંકર રોગ ફેલાય કોઈ દાળ માગનારો નહીં હાથ જે ધરે નહીં એવો માણસ ભગવાન પણ હાથ ધરો નથી જે માણસ એની પણ દ્રષ્ટિ બગાડી પણ તે એને બોલ કહ્યું ને ત્યાંથી સમજી ગયો કે આ લોકોને સમજણ નથી અને આ લોકોને જો કદી આમની પાસે જો જરાય આવું કહીશું નહીં તો એમને ભય જવાનો નથી મારાથી એટલે આપણે એમને એવું કહી દો કે કોઈ જાતનો ભય ના રહે મારા એ હેતુથી કહી દઉં આ તમને સમજાયું તમે તમે શું કહી દેશો એવું કહી દીધું છે દાદા કહી દીધું છે સારું એટલે આ પ્રમાણે કહી દીધું મેં એટલે એ બધા શું કહેવા બધા કે આ તમારું ઇગોઇઝમ નથી ને કોઈ ઇગોઇઝમ છે પણ તમને તમને તમને શાંતિ રહેશે ગમે તે પરિસ્થિતિમાં એટલે તમારા માટે ખરા વિચાર નહીં આવે મારા માટે કોઈ પણ જાતો તમને ખરા વિચાર નહીં આવે અને તમને છૂટ છે મારે આવવાની અને તેનું ઇગોઇઝમ મારે જુઓ તો ફરી મને ઠપકો આવજો કે તમે આવી ગયા છો તો ના હું તો મારો નેચર જ છે એવલાઈઝ કરું શું સમજો ને ગમી વાત તમે એટલે અબલાઇજ કરો એ ધંધો હોવો જ્યાં સુધી જ્ઞાન મળે નહીં ત્યાં સુધી અબલાઇજ કરો બીજું સુખની દુકાન કાઢો મનમાં નક્કી કરો મારે સુખ જ આપવું છે તો પછી પેલા બધા ખરાબ વિચારો જતા રહે મનમાં નક્કી કરો કે સુખ શાનું એટલે જેવો થાય એવા થઈએ તક તેવા વિચારે છે ટીટ ફોટ ટેટ કે છે કે રસ્તો સરળ લાગે છે જો છુટકારો રસ્તો છે અને હું છૂટી ગયો અને કેટલાય છૂટ્યા મારી જોડે આ બધી વાતો સમજી અને કેટલા બધા છૂટ્યા વાણી મારી નથી એટલે શું થયું કે મારી વાળી એનું નામ કોઈ દરસ વાણી શું કહ્યું આ તો હું જ્ઞાતા દસતા છું શું વાણી બોલે છે એનું નોંધ હોય છે કે એમાં કઈ કઈ ભૂલ થાય છે અને મારી વાળી એ તો poison my speech my age poison છે હું આ who is God I without my God my તે એજ પોઈઝન છે I without my age God જેને માય નથી કોઈ રસ્તે એ પરમાત્મા જ છે તાર માય છે ને માય છે ને લાગે છે તમને શું લાગે છે મારામાં માઇક છે એટલે હવે તમારે પૂછવા જવા પડે તારા પાડી છે કે તારી ભાઈ રે કે અને અમુક કૂતરું આવતું તે કે અમારે વાર હડ્યો શું ભાઈ એટલે કાલે તને એ કરી આપીશું કે તું આ માય વગરનો આય અને આ માય વાળી જુદી બે જુદું વચ્ચે લાઈને બીમાર કે છે કાલે કરી આપી છે એમને એમ થાય નહીં એવું છે બરોબર કે નહીં આત્મા થઈ જવું છે ને આત્મા એટલે જો વિચાર કરીશ થોડો થોડો વિચાર કરીશું એટલે આ જજો હોય છે ને તે કે ભાઈ મને જજમેન્ટ હજુ આપવાના માટે તો મારે એટલે જજવટ આપવાનું નહીં લાડવા ખાવાનું ઓછું છે કે ખાઈ કાઢીએ આખી લાડવા ખાવાનું ઓછું છે કે ખાઈ કાઢીએ આપણે લાડવા ઓછા ખાવાના છે ખાઈ નાખીએ લાડવા ખાવાનું બહુ એ સાંભળ્યું એટલે ભગવાન થઈ જાય સાંભળતા ઉછારા મારે નહીં ચલો ભાઈ બેઠો છો ને પેલો ચશ્મા વાળો બેટરીમાં ચાર જ કલાક ભેગો થયેલો ત્યાર પછી એક સેકન્ડ મને ભૂલ્યો નથી તો આવવા માટે પ્રયત્ન કર્યો દેશનો તેમણે આજ્ઞા કરી તારે દેશમાં આવવાનું નહીં તે પંદર પંદર ફોન કર્યા કરે ત્યાંથી એ દારૂ પીતો હતો મંસાહાર કરતો હતો છૂટી ગયો તત ને તત મારું ભેગો ચાર કલાક ભેગું થવાથી અને ચિંતા બિંતા બધી આપી દીધેલી મને બધા દુઃખ તમારે મને આપી દો હું દુઃખ લેવા આવ્યો છું સુખ તમારી પાસે તારે હાંપવા નથી ઈચ્છા નહીં એમ કે છે મારે તો સુખ દુઃખ નથી જોઈતું મારે સુખ નથી જોઈતું ને દુઃખે નથી જોઈતું મારે તો મીંડું મીંડું જોઈએ સુખ ના જોઈએ તો પતરા પતરા ના જોઈએ પણ પેલું કલ્પિત સુખ તારે જોઈતું નથી કલ્પિત દુઃખ જોઈતું નહીં સાચું સુખ તો જોઈએ ને સનાતન સુખ સનાતન શું કાયમ એ તો જોઈએ ને એટલે કશું જોઈએ તો ખરું ને આ નથી જોઈતું કશી વાતચીત કરો આજે સરસ ટાઈમમાં અંદર લાઈન ઓફ હોય તો જ્ઞાન જ કામ કર્યા પણ આ તો પુરુષાર્થ નથી પુરસાદ કોઈ સમજ્યો નથી કોઈ અવતારમાં પુરુષાર્થ સમજ્યો નથી બીજી બધી વાતચીત કર્યા આગળ તારે તારે કરવાની એ તો બધા પૂછી બધા તૈયાર થઈ ગયા બધા કચું કઈ પણ જોઈએ તું બધાને કૃષ્ણ બતાવો જોઈએ કે બધાનો ભોગોને આત્માની શાંતિ અને સંતોષ કેવી રીતે એમ કે છે એ બધાને એવો રસ્તો બધાને એવો રસ્તો બતાડ્યો કે જેથી કરીને આત્માની શાંતિ ને સુખ મળે આત્માની શાંતિ અને સુખ મળે એવો રસ્તો બધાને બતાડો એટલા માટે કોને કોને જોઈએ છે એ પોતાની ઈચ્છા જાહેર કરે કારણ કે એનું નામ બામ જોઈએ છે ને મારે કે આ બેન જોઈએ છે આ બેન જોઈએ છે મોડું જોઈએ અને નામ જોઈએ તારે ખબર પડે કેટલાક ના જોઈએ તો બેઠા હોય તેમાં કેટલાક ના જોઈએ પુણ્ય હોય ભાવ કરેલા હોય ત્યારે દાદા આજે ભેગા થયા ને લોકો મને કહે છે તું અધિકારી હૈ એટલે હું આ શાનો અધિકારી ખોરો આ કાળમાં અધિકારી હોતો જ માટે તું મને ભેગો થયો માટે તું અધિકારી પછી ગમે તેવો શું ભેગો થયો માટે તું અધિકારી એ કોઈ પણ કાયદા લીધે ભેગો થાય છે ને કાયદા કેમ ભેગા થાય જો નવીન ભેગા થયા હતા પછી સોતાકૃત આવ્યા પછી પાછા નહીં આવવાનો મનમાં ભાવ કર્યો હતો પણ પછી આયા ખરા પણ કઈ કાયદો છે ને પાછળ કાયદો છે કે નથી ગેરકાયદેસર નથી હકદાર છો હકદાર હકદાર ખરા કે ત્યાર પછી બાબા નો જન્મ થયેલો આપડે નઈ દા ખરા મજ બધું કેળાય કેળાય કરતી ક્યાં સંજોગો બાબા યાદ ખુશ રહે છે આ છે પ્રાયોગ અને પુરુષાર્થ નો ભેદ આજે તમને જે સમજાઈ ગયો ને એ ઘણું કામ લાગે દરેક શું તમે જેવલ તેમાં પુરસાદ પુરુષાર્થ જ માન્ય ન હોય પુરુષાર્થ આખા દાડા કશો પુરુષાર્થ જ હોતો નથી આ બધું ઇટ પણ શું થયું છે નરેન્દ્ર સર્વિસ પર જાય છે તે હેપન ને ત્યાં જયારે આપણે કરે છે તે હેપન સમજ ને ત્યાં જઈને કામ કરતી વખતે નહીં આપણે આપણી ફરજ છે ફરજ કરવું જ જોઈએ આપણે તે પુરસાદ છે અગર તો આપણે શું થાય છે એ પણ પુરસાદ છે શું છે બીજું બધું વાગે વાગે દેખાતું બધું પ્રાર્થ છે શું છે આ દુનિયા વાંખે દેખાતું સંભળાતું બધું પ્રાર્થ પણ સરાયો તો પાછો અવરટ કર્યો જે બનવાનું એમ બનશે હું કેવી બોલાયું બેફામ બોલાય કેવી રીતે આપણે કહ્યું ઉઘાડી વાંકે ચલાવો સાવધાની પૂર્વક કરો પછી એટલે દાદા કૃપા અમને સમજાવો બધાને કે દેહ દેહની મેં કેટલું અજ્ઞાન ભરેલું છે કે દેહ દેહને આત્મામાં બેઠલા છે દેહમાં આત્મા બેઠેલા છે દેહમાં આત્મા બેઠેલા છે આપણે જે દેહને જ આત્મા માની બેઠેલા છે એમ કે છે કે અમને કૃપા કરીને સમજાવો કે અમે હવે કેટલું બધું અજ્ઞાન ભરેલું છે કે દેહ ની અંદર આત્મા બેઠેલા છે તે ખબર નથી પડતી એમ સમજાતું નથી તો એ સમજાવો આત્મા તો તે દેહ ને આત્મા માની બેઠા છીએ દેહને આત્મા માની બેઠા છીએ કેટલું બધું અજ્ઞાન ભરેલું છે ના પણ તમે એકલા નહીં સાધુ સંન્યાસીઓ બધા આજના દૈનાચાર્યો હોવું બધા જેને ક્રોધ માન માયા લોક થાય છે એ બધા જેને આપણે કહીએ કે આ તમારી વાત બરોબર નથી એટલે ફેણ મળે તો આપણે સમજી જવાનું સમજ ને કે હા હા ફેણ્યા આપડે ફેણ્યા અહીં શું દાડો ભરવાનો ને તો ફેણિયાનો ગાળ ફરીએ ઢોલ મારીએ ફેણ ના મળે તારે આપણું અહીં નિવેડો આવશે એટલે આ જે આત્મા છે ને તે કેમ ખબર પડે કે આવરેલો છે લાઈટ હોય આ લાઈટ ની ઉપર આ ગોળ ગોળ ગોળા હોય છે ને એની પર કોઈ માટલી આમ દબાઈ દઈએ શું રે એ પરિસ્થિતિ છે બે એક પાણું પાડીએ તો બાર છોડ છોડે જરૂર આવે બે પાડીએ તો ત્રણ પાડીએ તો પાંચ કોણો પાડ્યા પાંચ ઇન્દ્રિયો તો છે જ અને એમ પાછી બુદ્ધિ બુદ્ધિ એટલે શું આવરણ પાતરું થતું જાય કેવું બે પ્રકારની બુદ્ધિ એક આ ફોરેનર બુદ્ધિ છે એ આઉટર બુદ્ધિ છે કેવી બુદ્ધિ છે હે તમારે ફટાફટ ફટાફટ મકાન ઉભું કરી આમ તેમ નકલ બકલ બધું આવડે બધા જ નકલ ચાલાક વાલાક બધું વાત કર જાય બધી આઉટર બુદ્ધિ અને ઇનસાઇડ બુદ્ધિ ઇન્ડિયાની આંતરિક બુદ્ધિ સરસ થયું ને અને આ તો આઉટર બુદ્ધિ ઇનસાઇડ બુદ્ધિ અમે હોય ને બહારના રાજની બુદ્ધિ તમે શું કરી શકો એના કરતા બહુ કામ કરી છે આ બધા જુઓ ભૌતિક ક્યાં સુધી લઈ ગયા લોકો આપણું મગજ ના પહોંચે તો સુધી લઈ ગયા સમજ ને કારણ બહારની બુદ્ધિ બહુ ભારે યાર કારણ કે આખો દાડો અંદર બેસવાના જ નહીં ને અને આપણે તો ઘડી વારમાં અંદર પાછો પૂરો ભવ ને આમ ભવ ને તેમ ભવ ને ડખો અંદર નો સીધે આગળ વધવા દે આંતરિક બુદ્ધિ કેવાય કે એ બુદ્ધિ કેમ ઉભી થાય છે કે આંતરિક બુદ્ધિ જેટલો જેટલો બધો ઘડો છે ને તે જેટલો જેટલો ટ્રાન્સપરન્ટ થતો જાય તેમ તેમ બુદ્ધિ આંતરિક બુદ્ધિ ઉત્પન્ન થાય હું શું કહેવા માંગ્યું સમજ્યો તું કેટલો ઘડો ટ્રાન્સપરન્ટ થયો છે ખબર પડલી છે કે ભાઈ હજી રસ્તો માંડેલો અવરો રસ્તે જતા એ રસ્તો ખોટો છે આ રસ્તે જવાનો છે એમ કે છે કે હવે ખબર પડી કે અત્યાર સુધી જે રસ્તે જતા હતા એ ખોટો રસ્તો છે અને ખરો રસ્તો આ છે ને એ રસ્તે જવાનું છે એટલી ખબર પડી છે એટલે આ બુદ્ધિ ને આપણા ઉપર જે ખોરાક છે ને તે એનાથી ઘડો ટ્રાન્સફર થતો જાય છે શું થાય છે અને એ લોકોનો ખોરાક છે બિલકુલ તાબાના પતરા જેવો અજવાળું જેવું સુગંધ જઈ રહ્યા છે અને આપણો રહી જાય એનાથી આંતરિક બુદ્ધિ ઉત્પન્ન શું છે કોઈ ભલે પૂછે બુદ્ધિ એટલે શું છે ક્યાંથી ઉત્પન્ન થાય છે આંતરિક બુદ્ધિ આંતરિક બુદ્ધિ એ આત્માનો પ્રકાશ છે જેમાં સૂર્યનો પ્રકાશ હોય તે અરીસા પર લઈએ અરીસા પર પડે તે સ્ટ્રેટ પડે એને ડિરેક્ટ પ્રકાશ કહેવાય કેવું સ્ટ્રેટ પડે ડાયરેક્ટ કે છે ડિરેક્ટ કે છે ડાયરેક્ટ ડાયરેક્ટ એ ડાયરેક્ટ પ્રકાશ કહેવાય અને એ એ અરીસાને આમ ક્રોસો કરીએ રસોડા પ્રકાશ લઈએ તો ઇનડાયરેક્ટ પ્રકાશ કહેવાય શું કહેવાય રસોડામાં એ સીધા સીધો પ્રકાશ ના કહેવાય ને હવે ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે બુદ્ધિ અને ડાયરેક્ટ પ્રકાશ એનું નામ જ્ઞાન સમજ ને હવે ઇનડાયરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ ત્યાં માણસોને સી રીતે હોય ઇન્ડિયનોને એનો જે ઇગોઇઝમ છે ને તે જેટલો છે તે ગોળો આ ઘડો ટ્રાન્સપેરન્ટ હોય એટલું હમું અજવાળું દેખાય ઇન્ડાયરેક્ટ પ્રકાશ એટલે આ જે આત્માનો પ્રકાશ છે તે ઇગોઇઝમના થ્રુ આવે છે કઈ થ્રુ આવે છે ઇગોઇઝમના થ્રુ હમું આવે છે ઇન્ડાયરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે કેવો જેવો આત્મા કેવો પ્રકાશ એ નો ખબર ને ટેબલ ઉપર મારામાં છે તે વચ્ચે ઇગોઇઝમ રહ્યું નહીં એટલે મારા બુદ્ધિ જ રહી નહીં એટલે ડિરેક્ટ પ્રકાશ જ થઈ છે એક સેન્ટ પણ ઇગોઇઝમ નથી મારા કે વ્યવહાર કેમ કરી ચાલે છે કે એ ડિસ્ચાર્જ ઇગોઇઝમ કરે છે ચાર્જ ઇગોઇઝમ એટલે મૂળ જે ઇગોઇઝમ જીવતો ઇગોઇઝમ તે નથી અધી અધી ઇગોઇઝમ રહ્યો કયો અધી નુકસાનકારક છે નહીં એ ડિસ્ચાર્જ થઈ ગયો છે બાકી સેન્ટ બુદ્ધિ નથી સાયન્ટિસ્ટો કે અમે માનીએ નહીં તમને શી સમજણ પડે તમારી અહંકાર જાય ત્યારે તમને સમજણ પડે ને બુદ્ધિ એટલે શું કે ઇનડાયરેક્ટ પ્રકાશ અને જ્ઞાન એટલે ડાયરેક્ટ પ્રકાશ એની ડેફિનેશન આપીએ છીએ એટલું જ તમે લખી લો ઇનડાયરેક્ટ પ્રકાશ બુદ્ધિ એ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ હોય આ ડાયરેક્ટ પ્રકાશનો એન્ડ ના હોય એન્ડલેસ વસ્તુ છે બુદ્ધિ એન્ડ હોય ના હોય અને બુદ્ધિ ઇમોશનલી હોય કેવી હોય ઇમોશનલી માણસ ઇમોશનલ થઈ જાય કે ના થઈ જાય તો આ ગાડી ઇમોશનલ થાય શું થાય ટ્રેન મોશનમાં જાય છે આ ટ્રેન મોશનમાં જતી હોય તે ઇમોશનલ થાય શું થાય ના માણસો કચરી કચરી મરી જાય બિચારા એવું આ માણસો ક્રોધ માન માયા ઇમોશનલ થાય છે નહીં કેટલાય જીવો મરી જાય છે પછી કે હું અહિંસાનો ધર્મ કરું ન હું અહિંસાનો ધર્મ સમજાણ તમે ઇમોશનલ થાય ને એટલે બુદ્ધિ અમારી બુદ્ધિ જતી રહે આ બુદ્ધિ તો રહેવાની તમારી આ દુનિયા સંસાર ચલાવવા બુદ્ધિ જે ડિસ્ચાર્જ છે ને એ તો રહેવાનું પણ ચાર બુદ્ધિ ન હોવી જોઈએ એવો ભાવ ઉત્પન્ન થાય તો પછી ધીમે ધીમે જશે સંસારમાં રહેવું હોય સંસાર ગમતો હોય તો એ બુદ્ધિ હંમેશા સંસારને રક્ષણ કરનારી છે સંસારમાં હેલ્પ કરનારી છે પણ મોક્ષને માટે વાંચનારી છે કારણ કે નફો ને બે જ દેખાય profit and loss profit and loss there is profit and there is loss દેખાય ના દેખાય અહીં ટ્રેનમાં જવું હોય કે ગમે સભામાં બેસવું હોય તો પણ જોઈ લે પ્રોફિટ ને લોસ ક્યાં આગળ પ્રોફિટ ને ક્યાં લોસ એટલે પ્રકાશ ની વાત સમજાય ગોળો બધો બધો એમાં પેલો હાથ જેટલો કરો એટલો પ્રકાશ ઓછો થતો જાય એ તમારે તમારી મેરેજ ન બનવાનું એમ કે છે કે ડાયરેક્ટ મોટો ઝપકો જોઈએ કરંટ મોટો જોઈએ છે ડાયરેક્ટ મોટો કરંટ જોઈએ છે લાઈટ થવા માટે સીતારામ આમ લખી લાવજો જે માગો એ આપીશું પછી ફરી માગવાનું ના રહે એવું લખી લાવજો જે માગો એ કમ્પ્લીટ હંડ્રેડ પર્સન્ટ એમાં પાસે ઓછું આપવું એવું નહીં મારી પાસે છે બધું એટલું એટલે જે માગો એ આપીશ પણ મને સમજણ પાડજો એક બે વસ્તુ નહીં કહેવાની બીજી પાંચ ચાર છ બધી કહી દે જ્ઞાન જ બધું કામ કરે જ્ઞાન બીજું કોઈ કરતું નથી જ્ઞાન જ કામ કરે જ્ઞાન જ જાણવાની જરૂર છે શું છે પેલું જ્ઞાન તો બની ગયું હું કોણ છું એ તો જ્ઞાન બની ગયું પણ આ વ્યવહારિક જ્ઞાન નું જો બધું જાણવાનું ભલે પછી ડબ્બો રે નહીં કોઈ જાતનો બધા સંજોગો ભેગા થઈને બાબો એક કાર્ય કરતો હોય તો આપણે એને એની પર ચીડિયો ખાયા કરીએ ધીપ ધીપ કરીએ એનો શું મિનિંગ છે કારણ કે પોતે પુરુષાર્થ કર્યો હોય તો અવરો કર્યો હોય ત્યારે અવરો કહેવાય કે ભાઈ આ બધા અત્યારે કઈ થી આ એવું કર્યું હોય ત્યારે એમ કહેવાય કે તમે આ ફેરવી નાખો પણ આ કઈ ફેરવાય કે તમને કેમ લાગે એટલે એને ફેરવા જાય છે મા બાપ પછી ફરતા નથી એની બધી અસંતોષ રહ્યા કરે છે એટલે આ આ એને ભેદ સમજી અને પછી આપણે સમજીએ કે આ એ સંજોગોમાં ફસાયેલો છે છોકરો અને સંજોગો બરોબર ચુસ્ત છે એટલે આપણે શું કહેવાનું કે ભાઈ એને સમજાવીને આમ તો એના ભાવ તે બદલે બદલે કર્યા કરવા ને નહીં તો આપણે શું કહીશું કે તું આ છોડી દે છોડી દે એટલે બહુ કહીએ ને ત્યાર પછી શું કે મનમાં મળે કે આ છોડી દે પણ મને કે હું વધારે કરીશ કે લે બહુ સંજે સંજે કહે એટલે શું થાય ક્યાં બોલતા વધારે કરે વધારે કરે હા એ સદના ચૂકો શું તો અમારે ઇગોજમ તોડીએ તે ગયા પોતાની જાતને સત્તા મૂકી દે શું કહ્યું જે થવાનું થશે પણ નહીં જ કરવાનું આવું ના કરો ને સાચવો એના ઇગોઇઝમ ને સાચવો હું કાચની બેઠે સાચું બધાને કાચની બેઠે સાચું કારણ તમે તો ભૂલચૂક કરી દો પણ મારા કેમ ભૂલચૂક થાય તમને હાથે થાય નહીં હાથે થાય તમને હાચું ને સાચું કારણ કાચા પડી જાઓ ખોસર પડી જાઓ ખોટું નહીં કરે એવું ના જ થવું જોઈએ તો માટે તમારે બાળકોનો હાથ જવાનું બીજા તો પાર પણ હોય એ જોખમદારી પાર કરીને આપણે ખવડાવીએ પીવડાવીએ શું કરું તમે હજુ ને આપણે તો આપણે આ બેની જોખમદારી તમારી આવું કોઈ કે હું તમને કહું અને પેલા રાવજી બે કેવા આવે કે છોકરા જોતા નથી કે છે શું તમને કન્સર્ન છે એટલું જ તમને કે તમને લાગતું હશે તેની વાતમાં કહેવાય અને આ વાત તને બહુ હેલ્પફુલ છે તમને થઈ પડશે સમજો ને તમે એક જ વાત કરો આ સુધરવું જોઈએ સુધરે લોકો સુધરે નહીં આવજો સુધરે એવિડન્સમાં આવેલા તેમ પછી એવું માનીએ ના લેશો એ જો માની લેશો એ તરફી તમારું મન થઈ જાય એવું નહીં કેતો તમારે આ તરફી રહેવું ને પેલી તરફી નું જાણવું બે કરવું તો સમજાયું ને બરોબર સમજીને બોલતા નહીં ગયા હમણાં આપડે તો શિકાગોર ગયા હતા યાદ આવી હતી મને પણ એને કોઈ જ્ઞાન બાન અપાયું નહીં તે ધૂળ કરવા માટે ઝાપટું છે તો તીકડે સાંભળતા મજા આવે કરે એમને વાગે નહીં ઝાપડતા વાગવા માટે ઝાપટું તો નથી ધૂળ કરવા માટે શું કરે એનો ઇગોઇઝમ એ નથી